અનાહતનાદ અનાહતનાદ એટલે શું શરીરના કોઈ પણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે કોણી પાસે કાંડા પાસે નાદ આવે એ નાદના આધારે એકાગ્રતા થાય અને એમાંથી આગળ વધે પણ તે કઈ જાતનું સ્ટેશન છે એ નથી સમજાતું બહુ જાતના સ્ટેશનો છે પણ એનાથી આત્મા કંઈ જડે નહીં એ આત્મા પ્રાપ્તિ માટેનો મોક્ષમાર્ગ ના હોય એ ધ્યેય નથી પણ રસ્તે જતા સ્ટેશનો છે કેન્ટીનો છે જો આત્મા થયો બ્રહ્મ થયો તો બ્રહ્મનિષ્ઠ થાય અને તો કામ પૂરું થાય નહીં તો મહારાજ પોતે જ બ્રહ્મનિષ્ઠ થયા ના હોય એ જ જગત નિષ્ઠામાં હોય તો ત્યાં આપણો શો શક્કરવાર વળે બ્રહ્મ તો છે જ બધામાં પણ તેમને જગત નિષ્ઠા છે અત્યારે જગતના મનુષ્યોની નિષ્ઠા જગતમાં છે જગતના બધા સુખો ભોગવવા માટે નિષ્ઠા છે પણ જ્ઞાની પુરુષ એ આખી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે તેથી જગત નિષ્ઠા ફ્રેક્ચર થઈ જાય અને ત્યારે જ છેલ્લું સ્ટેશન આવે ને પછી બધે નિરાંતે ફરે આ વચલા સ્ટેશને બેસવાથી કશું વળે નહીં એનાથી તો એક પણ અવગુણ ખસે નહીં અવગુણ શી રીતે ખસે એમાં હું જ છું એમ રહેને વેદાંતે પણ કહ્યું કે આત્મજ્ઞાન સિવાય કશું વળે નહીં આ અનાહતનાદ શું સૂચવે છે એ તો પૌદ્ગલિક છે એમાં આત્માનું શું વળે એ ના હોય આત્મા આત્માનો અનાહતનાદ હશે કે આત્માના આનુષંગિક હશે તો કોઈ પજવશે નહીં પણ જો પૂરણ ગલનના છોકરા હશે તો પજવશે આત્મા અને આત્માના આનુષંગિકમાં કોઈ ખલેલ કરી શકે એમ છે નહીં અને પૂરણ ગલનના છોકરા હશે તો ખલેલ પાડ્યા વગર રહે જ નહીં માટે કોની વંશાવળી છે ના ઓળખી લેવી પડે છતાં જેને આમાં પડવું હોય તેને અમે હલાવીએ નહીં એને જે સ્ટેશન છે એ બરાબર છે એને આ આત્મજ્ઞાન મળે નહીં ત્યાં સુધી એ અવલંબન બરાબર છે